એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા સૌમ્ય વાર્તા સાંભળે છે અને કર્ણદેવ વાર્તા સાંભળે છે એનો ભાઈબંધ આવો આવો કર્ણદેવ ભાઈ સૌમ્ય ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ઢીંગલી અને છોકરી એક બહુ મોટો વેપારી હતો એનો વેપાર તો દેશ વિદેશમાં ચાલતો ઘડીક પેલે દેશ જાય ને ઘડીક પેલે દેશ જાય એક વાર આ વેપારી વાહન લઈને લાંબી સફરે ઉપડો દરિયામાં હો એણે દીકરીને પૂછ્યું બેટા હું પરદેશ જાઉં છું તારા માટે શી ભેટ લઈ આવું દીકરી તો કે પિતાજી મારા માટે એક ઢીંગલી લઈ આવજો સરસ મજાની દીકરીની આવી નાની નાની એવી માગણીથી એના પિતાને ભારે નવાઈ લાગી હો કે માગી માગીને ઢીંગલી માગી પછી તો વેપારીનું વાણ દરિયામાં આગળ વધ્યું થોડાક દિવસ પછી દરિયામાં મોટું તોફાન શરૂ થયું હો પવન તો કે મારું કામ ઘડીક વહાણને આમ ઉલાળે ને ઘડીક તેમ ઉલાળે દરિયામાં દરિયાના મોટા મોટા મોજાથી વાહન ડોલવા લાગ્યું હો ભાઈ ત્યાં તો આ વેપારીનું વાણ એકાએક એક ખડક સાથે અથડાયું ધડામ કરતું અને વાહણના તો ટુકડે ટુકડા થઈ ગયા વેપારીના હાથમાં લાકડાનું એક પાટિયું આવી ગયું હો અને એ પાટિયાની મદદ વડે વેપારી તો દરિયામાં તરવા લાગ્યો તરતા તરતા એક ટાપુ ઉપર પહોંચો એને ટાપુ પર કોઈ દેખાયું નહીં ધીમે ધીમે આગળ વધ્યો ત્યાં વેપારીને દૂર એક મહેલ દેખાયો અને એ તો મહેલ પાસે આવ્યો પછી તો એ ગભરાતા ગભરાતા મહેલમાં દાખલ થયો મહેલમાં તો બધી સગવડો હતી હો ભાઈ એ રસોડામાં ગયો તો રસોડામાં ટેબલ ઉપર ખાવાની વાનગીઓ હતી એને તો બહુ ભૂખ લાગી હતી એટલે પેટ ભરીને ખાધું પછી તો સ્વાદિષ્ટ એવું પીણું પીધું ભાતે ભાતના શરબત પીધા અને પછી તો એ જમી કરીને થાકી ગયો હતો એટલે પલંગમાં જઈને સુઈ ગયો સવારે આળસ મરડતો ઉઠ્યો નાહી ધોઈને તૈયાર થયો મહેલના ઝરૂખા પાસે ગયો અને એણે જોયું તો બહાર એક સુંદર મજાનો બગીચો હતો બગીચામાં ભાત ભાતના ફૂલ ને ઝાડ હતા મહેલમાંથી ઉતરીને તો બગીચામાં આવ્યો વેપારી બગીચામાં ફરતા ફરતા એની નજર એક ઓરડા ઉપર પડી હો ભાઈ એ તો ઓરડામાં ગયો અંદર અને ત્યાં જાત જાતની સુંદર મજાની ઢીંગલીઓ હતી હો એને પોતાની દીકરી યાદ આવી ઢીંગલીઓ જોઈને એટલે તરત એણે તો એક સુંદર મજાની ઢીંગલી ઉપાડી લીધી ઓરડાની બહાર આવતા જે ઢીંગલી તરત જ એક રાક્ષસના રૂપમાં ફેરવાઈ ગયો રાક્ષસની મોટી મોટી આંખો મોટી મોટી આંખો અને મોટા મોટા શિંગડા અને મોટા મોટા દાંત જોઈને વેપારી તો ડરી ગયો ખૂબ અને રાક્ષસ બોલો અરે મોરખ ડીંગલી લઈને તે મોટો ગુનો કર્યો છે તને મહેલમાં કે બગીચામાં આવવાનો અધિકાર નહોતો અને છતાંય તું આવ્યો છે હવે હું તને ખાઈ જઈશ <laughs> વેપારીએ તો રાક્ષસની બારે માફી માંગ્યો મને માફ કરી દો મને માફ કરી દો એણે આ ઢીંગલી પોતાની દીકરી માટે લીધી હતી એમ કહ્યું પણ રાક્ષસ તો કહે જો તારે બચવું હોય તો તારી દીકરીને અહીં મારી પાસે મોકલી આપ જલ્દી જા રાક્ષસના કહ્યા પ્રમાણે વેપારીને કર્યા વિના કઈ છૂટકો નહોતો એટલે રાક્ષસે વેપારીને એક જાદુઈ ખુરશી આપી હો વેપારી તો ખુરશીમાં બેઠો ખુરશી ઉડી અને વેપારીને ઘેર પહોંચી વેપારીને લઈને ઉડતી ખુરશીઓ પછી તો વેપારીએ ટાપુ ઉપરની બધી વાત ઘરમાં જઈને કરી દીકરી પોતાના પિતાને બચાવવા માટે રાક્ષસ પાસે જવા તૈયાર થઈ કે હા પિતાજી હું રાક્ષસ પાસે જઈશ વેપારીએ દીકરીને પેલી જાદુઈ ખુરશી ઉપર બેસાડી દીધી ખુરશી પાછી ઉડી એમ કરતા અને દીકરી રાક્ષસના મહેલે પહોંચી ગઈ દીકરીને જોઈને રાક્ષસ તો ખુશ થયો છોકરીને જોઈને અને છોકરી તો રાક્ષસ સાથે રહેવા લાગી એણે રાક્ષસનો વિશ્વાસ જીતી લીધો અને રાક્ષસને આ વેપારીની દીકરી સાથે ખૂબ મજા પડી ગઈ ભાઈ એક દિવસ વેપારીની દીકરીએ રાક્ષસને વિનંતી કરી મને મારા માતા પિતાની બહુ યાદ આવે છે મને ત્યાં જવા દેશો રાક્ષસે આઠ દિવસમાં પાછા આવી જવાની શરતે વેપારીની દીકરીને ઘરે જવાની રજા આપી દીકરી તો જાદુઈ ખુરશીમાં ફરીને બેઠી ખુરશી ઉડી અને વેપારીની દીકરી એના માતા પિતા પાસે પહોંચ્યો એને જોઈને માતા પિતા બહુ રાજી થયા દીકરી બે દિવસ વધારે રોકાઈ ગઈ માતા પિતા પાસે અને દીકરી વગર પેલી વેપારીની દીકરી વગર રાક્ષસ ને ગમતું નહોતું અહીંયા તો વેપારીની દીકરી બે દિવસ મોડી પડી રાક્ષસથી સહન ન થયું ને એ તો બેભાન થઈ ગયો આ દીકરી રાક્ષસના મહેલ પાછી આવી છોકરી ત્યારે એણે જોયું તો રાક્ષસ મહેલમાં બેભાન પીડ્યો હતો છોકરી તો રડવા લાગી એનું રડવું સાંભળીને એક પરી ત્યાં આવી અને બોલી અરે છોકરી તારા આંસુ આ રાક્ષસ ઉપર પડશે તો એક ચમત્કાર થશે અને છોકરી રાક્ષસ પાસે ગઈ એના આંસુ રાક્ષસના શરીર ઉપર પડતાની સાથે જ રાક્ષસે આંખો ખોલી ઓ મોટી મોટી અને ધીમે ધીમે રાક્ષસ એક સુંદર મજાનો રાજકુંવર બની ગયો ભાઈ પછી તો આ રાજકુંવર અને પેલી છોકરી પાછા જાદુઈ ખુરશીમાં બેસીને વેપારીના ઘેર આવ્યા અને એના માતા પિતા તો એને જોઈને ખૂબ ખુશ થયા હો ભાઈ તો ભાઈ આવી હતી આ ઢીંગલી અને છોકરીની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ સૌમ્ય ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં ઉડતી ખુરશી આવશે અને તમને દરિયાની પાર લઈ જશે ભાઈ આવજો